રોજ ચાર કલાક બોલજો તો હીરા ખાવા એ ખરાબ છે ના થાય. ઈ કહું છું કે પીંગળા સ્વરૂપમાં કરતા કરીને થઈ ગયો કેટલી બધી કેવી કે મસાલા વાળા કે દાદા તમે બર્નાર્ડ શો ની વાત કરો ને બર્નાર્ડ શો ની હમ, બનાસુ કે છે બનાસુ નું કોઈ પૂછ્યું સંસાર કેમ નથી કરતા તમે સંસાર કેમ નથી કરતા હવે મારું મારું બોડી એક ઉપરા મરદાની કબ્રસ્તાન નથી એ. કબ્રસ્તાન નથી ઉપરા મરદાન શું કહે છે શું કહ્યું તને સમજો પડી ફરી એક- ફરી એક માણસ પૂછ્યું કે તમે આ બીજો ફાયદો શું જોયો કોઈ ફાયદો છે ને તો કે I want to be real realize તમારી વાત ગાય કે ભેંસ કે બકરી એ ભૂખ્યા હોય તો ઊંધો ના થાય પણ ના થાય પછી હે? હાથી પણ ના થાય પછી આમ શું થાય હા that's good boy. હવે નહીં ખાવ કે છે હવે એવું નહીં ખાવ કે હાથી નથી ખાતો તો હું કેમ નથી કુસુમ થી પહેરી જાય કુસુમ થી આ બધું પહેરી જાય ને સાથી ચમચે નીકળે બધું નીકળે નહીં મધર શરીર માટે ખરા વિચાર હતા અને આપણે એમ લાગતું કે આવા કેમ ખરાબ વિચાર આવ્યા છે કોઈ બને જ ના બને આપણે એમ લાગે કે આ ખરાબ વિચાર ના આવે તો મદર ફરે મારે કેમ ખરાબ વિચાર આવ્યા છે તો તો પછી શું કરવું જોઈએ તો કે આપણે ખરાબ વિચાર મદર ફરે ના કરે ને એટલે આપણે સામે પ્રોટેક્શન મૂકવું જોઈએ મારા ફાધર બધો બહુ સારા માણસ છે બહુ સારા માણસ છે એવા માણસ કરીને મળે નહીં એવું બધું મૂકીએ એટલે બંધ થઈ જાય સમજ્યું? તો ભાઈ પ્રોટેક્શન મૂકીએ તો નહીં તો પછી પેલો એક બાજુ સુધી આપણે અંતિમ થઈ જાય વિચાર થઈ જાય ઉપર ગુણાકાર થયા સત્તર ભાગી નાખે ભાઈ ભાગે ગુણાકાર થઈ જાય વાત કરવો છો બીજા કોઈ માણસ માટે ખરાબ વિચાર હશે માણસ સારો હોય તો એના માટે આવું કરવું શું આવ્યું અને કોઈ માણસ માટે સારા વિચાર આવતા હોય અને માણસ ખરાબ હોય શું કહ્યું તો આપણે કહીએ કે તમે નુકસાન કરી નાખશો તારે ભૂલ ના રહેવું જોઈએ શું કહ્યું તારે ખરાબ બીજા ખરાબ માણસ માટે સારા વિચાર આવે તો આપણે અમે અવરું બોલવું જોઈએ કોઈ માટે ખરાબ વિચાર આવતા હોય માણસ સારો હોય તો આપણે કહેવું બહુ સારી છે મારા ગુણકારી છે બધું ઘણું બધું ના કર્યું હોય છતાંય ગુણતું છે. અને નલાયક માણસને તો બહુ સારું છે આવતા હોય અને થોડું expression બોલતું હોય તો આપણે કહીએ આમ ચિત્ત જ્ઞાન, અચિત્ત જ્ઞાન, ક્યાં સમ થયો આ ના હોવો જોઈએ એવું થતું જોઈએ. જેટલા ગુણાકાર કર્યા એટલા ધારા વગર ના થાય. આ ગુણાકાર દાદા એટલા શીખવાતા લોકો વેપાર બોલી જાય શું ઉદાહરણ શ્રદ્ધા બોલતા તમે ફાધર જોડે સત્સંગ કરે ને ત્યાં એમનું છોડો ભાઈ દાદા નું વાત પેલા ફાધર કે કે આ બરોબર નથી દાદા આ બરોબર છે આ રીતે એટલે બધો ફાધર કંટાળી કે શું ઉદાહરણ તારે દાદો ઉદાહરણ કે તો દાદા ભાઈ એટલું બધું પકડી રાખતા જીવ બેન હતા જૂના જમાના જીવ બેન વિધિ કરી છે મને છે તો હું દાદા દાદા ના ને જ્ઞાન માં રહું અને દાદાના જ્ઞાનથી હું બોડીને જુદી છું એવી રીતના રહું પછી ધારો મારું લગ્ન થાય મને પરણાવે મા બાપ અને એ જે લોકો ત્યાં જવું એ છોકરો કે કોઈ માનતું ના હોય દાદાની વાતનું તો પછી હું કેવી રીતના એડજસ્ટ થયું કેવી રીતના લાઈફ કરું દાદાના માનસ ના મારે આપણે શું લેવા દેવા આપણે શું લેવા દેવા ના માને કે ના માને તો ધરતો શું આપણે શું એમ કે એ લોકોને વિચારે જુદા ના કરી જાય બિલીફ તો થતા તો થયા બિલીફ કોકર પેલા બિલીફ મળતી આવે એક્ઝામમાં મેં જઈ ચાલ્યા કરે એક્ઝામમાં મેં જઈ તો એક થઈ ગયા છે એક થઈ ગયા જો બાવન થઈ ગયો છે કોઈ પેટો પેટો ત્યારે કાઢી ખબર ના પડી વીસ વર્ષ છે વીસ વર્ષથી આપણે છે એટલે અમારે ત્રણ પાતા નથી તમને ભગવાન જરૂર નથી આવે કારણ બધા આપવાના કહી ગયા છે ફરી માગા જ નહીં પડે ફરી માગા જ નહીં પડે તું તારે તારે થાય આપજે ના થાય આપણે કે એની પૈસાની જરૂર નથી તું આ મોક્ષ કરી લે મોક્ષ નો ધર્મ ખબર ને? હોય તો આપજે ના હોય તો આ તો બધું આપી દે તો મને વિચાર કરે છે, મારે ફરી આપવા છે, એવું મને વિચાર કરે છે. ફરી આપવાનું તો એ ગઈ, એવું વાત એવું વિચારે, જરૂર જ નહીં. એમ જરૂર નથી. એ બધું થઈ જાય એવું થઈ ગયું ત્યારે. અત્યારે નથી. ખબર ને? અને આ તો ફરી ફરી માગવું હોય ને એમ તો એક જ ફેરો ના લે. તમને એ વિચાર આવે ને? કેવો વિચાર આવે? કેવો વિચાર આવે? વિચાર આવે કે હજુ કઈ કરવું જોઈએ ના ના આવે કરવું જોઈએ નહીં તો હાથમાં આવી જાય આપી દે તો એટલું જ છે. મારું મનમાં વિચારવાનું બોધન છે નહીં કરવાનું તો નહીં, એ બોધન છે ને આપણે કંઈ કર્યા કરે બધું. તો મારતું જાય છે દાદા હા હા કઈ કરી છે ફાયદો થશે થઈ ગયો મને તમે આશીર્વાદ આપો મારે કોલેજ જોઈન કરવી છે ભણવામાં આશીર્વાદ આપો તો જો એની જાણી થઈ જાય તો ડાયરેક્ટ લઈ લો કારણ રનિંગ રેસમાં દારૂ છે કે નહીં તું કેટલી દારૂ કોઈ દારૂ પેલા ગાભણ ના આવ્યા તો ગઈ ને પેલા એનું જીવન શું ચાલે સવાલ હોય કેમ આજે સવાલ નથી શું ખુલાસો થયો નથી સંભાળ ખુલાસો થયો ના થાય કેમ વાતચીત કરો બધું દાદા હું અને અરુણ એ જે તમે કહો છો શુદ્ધાત્મા અને અરુણ રિલેટિવ જેમ જેમ એનો પ્રતિનિધિ વધતી જાય ત્યારે શું કહે છે નિર્બલ હું ને અરુણની જે શુદ્ધાત્મા વસ્તુ છે એમની નહીં શુદ્ધાત્મા અને અરુણ એ રિલેટિવ એટલે કે આપણે વર્તો તે વધુ વધશે અત્યારે તો ખૂબ ક્ષણિક થઈ ગયું જાગૃતિ રહેશે અને ક્યારે થાય કે જયારે અમે તમને બીજી વસ્તુ જુદી લાગે છે ને તમને કોઈ પ્રાણ મારવા નથી ના ના કરતા પછી એમ કરે હા બરાબર સત્ય લાગે સત્ય લાગે દાદા એ મુકા તૈયાર છે હા હું સમજી ગઈ તો એવી અ, અ, આજનું જીવન અ, આમ હજુ સુધી એટલું જીવાતું નથી પણ એ જીવાય ત્યારે અ, આજે તમે કહો છો ને એની મજા ક્યારે આવે આમ એટલે કારણ કે એમાં જ વસ્તુ બંધન નીકળી જાય છે ને નથી કરતું ને આપનું જ્ઞાન લીધું પછી આમ બીજું બધું રહે છે જાગૃતિ સારી રહેશે અમુક ટાઈમ સારું એવું જુદું પણ રહેશે પણ જે એવું એવી સ્થિતિ કે જેમ આપણે આ બીજું બધું કેવું જુદું જ જોઈએ છીએ એવું અરું પણ એવો એક્ઝેક્ટ જુદો જ દેખાય અને કાયમ એવું જ રહે એવી સ્થિતિ ક્યારે આવે કેવી રીતે આવે એ સ્થિતિ લાવવા માટે તો આપણે હા તેમને બેઠા છીએ હવે તે વખતે સ્થિતિ લાવવા માટે તરત તે શહેર જવા માટે જાય છે તો તમે જે ઉતાર કરે ટ્રેન તો પેલું ઉતાર કરો લોકો શું ભગવાન આપણે એનું ભાગ્ય નહીં કહેવાય હવે નિરાતે રાજધાની તૈયાર કરી ગરમી પડે ત્યારે ઠંડુ થઈ જાય ઠંડુ પડે ત્યારે ગરમી થઈ જાય કોઈ સરસ કન્ડિશન કે નથી બોલો ઉપાધિ ચિંતાથી રહિત થયા કોઈ દુનિયા કોઈ વખતે કોઈ જ્ઞાની પૂછે નહીં પહેલા અંદર અંદર આનંદ હોય ને બહાર ચિંતા હોય આ તો બહાર ચિંતા ભવિષ્યની ચિંતા જ નહીં. આખું જગત જ્ઞાનીઓની ભવિષ્યની ચિંતા હોય કે ભવિષ્ય વગર પચાઘાત થઈ શું કરી અને આપણે જોઈ દરિયા થઈ નિરાશે જરા વધારે થઈ ઘી વધારે નહીં સુઈ જવું સંજોગો જ બધા એમાં રાખે ને સંજોગો જ બધા એમાં રાખે ને જાગૃત રહે એ વખતે જાગૃતિ રહે એમ કે કે જયારે આપણે વ્યવહાર કરીએ લોકોની જોડે તે જ વખતે વ્યવહારે થાય અને જોડે જોડે જાગૃતિ પણ લે એવું ને જાગૃતિ તન્મયતાનો ભાગ છે ને કોઈક વાર તન્મયકાર એમ કે ગમતી વસ્તુ આવે ત્યારે એમાં તન્મયાકાર થઈ જવાય કોઈક વાર ગમતું આવે ત્યારે એનો તન્મયાકાર થઈ જવાય ગમતું આકાર શું થાય તન્મયાકાર થઈ જવાય હા પણ એ તો આવું તો થાય ને આપણે ક્યાં છે આપણને ખબર પડે આનું જોઈએ તન્મયાકાર છે પછી આપણે આવું બધું કેવું ના ગમતી આવે તારે બે ખબર હરે કરે બધું આપણે કીધું રાખવાનું છે <laughs> ના ગમતા જે ખુજું ને બરાબર ના ના ગમતામાં પૈડ આખું જગત એ ગમતામાં ના ગમતા પણ ગમતા થયું ગમતામાં ખુશ થાય છે ના ગમતા સિવાય અને આટલું ધ્યાન કર્યું એ ધ્યાન કરીને બે તમને બદલે ચાર તમને ખુશલું હશે તમે શું હેલ્પ થશે બે તમને બદલે ચાર પગ ને પૂછલું સારું દેખાય એમ પૂ- બેન પૂછે છે રમાબેન પૂછે છે કે તન્મયાકાર થઈએ તો પછી કર્મ નવું ચાર્જ થાય ના ખબર પડે ને પછી પછી આપણને ખબર પડે ને કે આ બેન તમને આગળ થઈ ગયું છે તો ચાર વાર ના થાય કપડામાં હાબુ ગાડ્યો પણ આને ધોવામાં સાચું રહી ગયું ફરી જઈને આપવું શું કહ્યું જરીક વિચાર કેટલું ફેલું છે દાદા સન્માયકાર કોણ થાય છે અરુણ થાય છે બીજું કોણ થાય જે વિરોધ કરે છે હા. નથી ગમતું ત્યારે વિરોધ કરે છે હવે અને ગમે ત્યારે ગમે છે કોઈ રાગદ્વેષ કર્યા કરે છે શું કરે રાગદ્વેષ કરે છે તે એ રાયું હમ. અને વિતરાગ છે તે તમે અરુણભાઈ દ્વેષ કરે છે હા, તો એમ તો તમે વિતરાગ છો બરાબર અરુણભાઈ રાગ કરે છે તો વિતરાગ શું કહ્યું જે આ તમે જ્ઞાતા રસ્તા કરનાર શું કહ્યું તમારે એક કલાકનો યોગ ક્યાં વેચવા જાય જ્ઞાની કોઈ ઓળખાય નહીં કારણ બે બેગ ના હોય ને બધા ભગવાન ગયા બોર્ડ મારે ભગવાન ગયો તો ભગવાન ગયો બોર્ડ અને આ તો કોઈ ટોપી લોકો નિરાતે ગાડી જવું ને તો ધક્કા મારે એટલે આ તો બોર્ડ હોય તો મને જે જે કરેલું વ્યવહાર ખાલી બોર્ડ જ વ્યવહાર હોય તો બોર્ડ હોય હે બધા લોકો બધા લોકો નમસ્કાર અને આ તો બોર્ડ નહીં એટલે જ ધક્કા મારે અને આપણે એમ કહેવાય નહીં કે બીજું જેવું બોર્ડ વગર માણસ પિતા એવું ના બોલાય ધક્કા ખાવા જ પડે એટલે શ્રીમદ રાજુ કહ્યું કેટલું બધું આશ્ચર્ય છે જ્ઞાની કોઈ પણ માણસ ઓછું શીખે નહીં એવું સામાન્ય લેખમાં હોય ના શીખે નહીં. કોઈ ઓછું શીખે નહીં ہے ہے ہے ہے ایسا جیسا ٹھیک ٹھیک ہم ہم ہم ہم ہم ہم ہم کو کہہ رہے نے ایک کیا کیا کیا ہم ہم ہم ہم ہم نے نے نے نے ایک ایک ایک کر رہے ٹکٹ نہ کسی ہمار دینا کر کے وہاں ڈاکٹر مجھے ચર્ચા બધું જ્ઞાન લો અથવા વિચાર પોતાની પોતાને એવું કીધું સારું આ થી વાત તો આપણે કહી છે કે આવું ના ખરેખર આવું નહીં ત્યારે જે નહીં તું તો નામનું માલિક છે એ ભૂતો સારું બસ આ બધું કર્યું કર્યું બધું છો પણ એ વસ્તુ પર જ નથી લોકોએ આવી નકલ જ કરી છે શું કરે છે? આ વેદાંતમાં તો શું કરે છે એક દાડો બીજા દાડો સિવાય તું આપું ઈચ્છા કરે થઈ જાય હવે એ કરે હવે પ્રયત્ન કરે ઈચ્છા નથી કરી જાય તો શાના આધારે ઈચ્છા ઈચ્છી જ કરી કરે બધું ભૂતા પોતે કોણ છે ધ્યાન કરે નહીં પંચાયતી લખવું બધું હા બોલ બોલ બોલ કર્યા કરે. અને મેરિટ કે કોઈ નહીં આપણે ગાર ગણી ભેગાઈ સિવાય જોઈ રહ્યું છે દાદા આટલો બધો બુદ્ધિ નો ડખો ક્યાંથી પેસી ગયો અમે લોકો બુદ્ધિનો સ્વભાવ જ એવો છે કે રાખું તો વ્યાસ નથી આવે. તમારું વપરાતી બંધ થઈ ગઈ બુદ્ધિ મજબૂત થવાની બંધ થઈ ગઈ બરાબર અને બીજી વપરાશ આખા જગત બુદ્ધિ વસાણી છે અને આપણે કોઈ બુદ્ધિ બને થયું એ તે લોકો ટાળા છે બુદ્ધિ નું તો દાદા બુદ્ધિ અને સમજમાં શું કહે તો સમજની બુદ્ધિ તો આકાશ કરતા છે સમજો તો ઊંડા છે અને એ ઊંડા ના છે સમજ હોય તો ઊંડા છે તમને એ કરજે સ્થિતિ જે સ્થિતિ છે સ્થિતિની ખ્યાલ આવી જાય સ્થિતિ નો ખ્યાલ આપી દેતો હા આપણે આપણા હિતમાં થાય સમજ આપણા હિતમાં થાય તમે બોલું એમ આપણા હિતમાં હોય અને બુદ્ધિ સંસારનું હિત ના હોય સંસાર બાજુ અને અમારા હિત ના હોય સંસારમાં હિત કરે ખોટ લાગે ખોટ તો લાગે છે ને દાદા હા તમે તેની બુદ્ધિ લડાવો બુદ્ધિ પ્રાપ્ત દસમા શરીર જોઈ લે ક્યાં વરિષ્ઠ પ્રાપ્ત Then what will occur again, અને શું ઇન્ડિયનની વાત કરો બસના ત્રણથી ઘટે ઉતાર એમ કે ઉતાર કરતા બસ ઉડી જાય તમે ઉતરતી ઘટે ઉતાર રજા પહેલેથી વળવાનું રજા બધા જીવન જીતા નથી આ બધા મેકેનિકલ થઈ ગયું છે દાદા આખું મિકેનિકલ થઈ ગયું છે હા આખી જિંદગી મિકેનિકલ થઈ ગઈ છે મિકેનિકલ અને એટલે મિકેનિકલ એટલે પછી એને સમજણ જેવી વસ્તુ લાઈફ તો લાઈફ હોય છે અને પાછી જાય કોઈ બોસ તો બાર ઘણા બોસ કરે મારે એવું છે ને લોકો તમે બોસ કરે મારે જો વેચી ગમે છે શું કરે એવા બોસ બધા વેચી દેવાના બોસ શું બહેસ કરી લઈએ તું મારું બધું ચલાવેલું છે તારે બહેસ શું કરવાના બધા બસ બસ બસ મોડા મોડા પીવે ગયા એવું છે બધાને કહું છું બચે કોઈ ત્રાવ નથી ઘણા ઉપરી દાદા છે તો દાદા તો કોઈ વડે આપણે બાળક જેવા કેવું પણ નાની કેવા હોય બાળક જેવા કેવો નિર્દોષ હોય અને બાળક જેવા. બાળકનો બુદ્ધિ ના હોય ને. હા, એટલે દાદા બાળક હંમેશા સહજ જ હોય છે ને કારણ કે હા. બાળકમાં સહજતા વધારે હોય છે ને. હા વળી સહજતા જ હોય હા પણ એ એ બધું અજ્ઞાન થી છે હા. એના અજ્ઞાન એ કરી બાળક right, right. એ બાળક ને એની માં મરી જાય તો બાપ મરી જાય તો એ તો અજ્ઞાન થી છે અને અહીં જ્ઞાન એ કહીએ ખબર જ છે ને બધું હા હા યોગા આવી લાગે ને બધા લાગે ને આજે વ્યવસ્થિત શક્તિ નો જે પ્રિન્સિપલ છે ને દાદા એ જ તમને શાંત કરી નાખે છે વ્યવસ્થિત શક્તિ શાંત કરી નાખે અનંતની સુખ છે કે ખાલી આ કેમ કરું જીવાય આવું ભવિષ્ય ચિંતા હોય માં થી જ્ઞાન હોય તો શું કરે આપણા ગાડીએ છે બધું પણ ભવિષ્ય ચિંતા શું કરે હા એના જે ચોખ્ખો કરતો હતો લોકો તે શીખાય છે કે હવે આ હવે ડિસિઝન આવી ગયું છે અને સ્વતંત્ર લાઈફ થઈ ગઈ આવું કેમ છો ભવિષ્યમાં શું થવાનું છે અડખર્ચો પાર પાછો આવી કેમ કરી બધું વસ્તુ અડખર્ચો છે ત્યાં સુધી જે લાઈફ શું રહી રાતે હું કેમ આવે અડખર્ચો કેવો અડખર્ચો કરવો કે ના કેમ વિશ્વાસ દાદા એમ કે છે ને કે જ્ઞાની જ્ઞાનીની ઓળખાણ થવી એ બી પૂર્વ ભાગ્ય છે જ્ઞાનીની ઓળખાણ થવી એ પણ પૂર્વ ભાગ્ય છે કે પૂર્વ ભાગ્ય નહીં બધું પૂર્વ ભાગ્ય છે હા હા પણ પુણ્યાનુબંધિત પણ છે પુણ્યાનુબંધિત જ્ઞાની મળે નહીં બધું મળે પુણથી પુણ્યાનુબંધિત પુણથી જ્ઞાની મળે એની ઓળખાણ થાય હા એ કેટલું પુણ્યાનુબંધિત પુણ કરી છે તારા જન્મ જ્ઞાની કેટલું અગર નીચે ખોતર ખોતર કર્યા કરે ક્યાં આવું ખોતર અત્યારે દાદા પેલા કહીએ છે કે જે ભય થઈ જાવ મને જે ભય થાય તો અમને કઈ આપી દેવો દાદા કઈ તમારે જે દુઃખ હોય તમે ફાંકી દો પછી યાદ ના કરશે યાદ કરશે પાછું આવે ഇങ്ങനെ അയച്ചിട്ടത് બે ચાલે છે થયું તો જતું રહ્યું. હા પછી તો આપણે દેશ ચાલે છે હવે એક એ કામ કરતા હું કામ કરવા લાગુ આવું આવું તો ન જ થવું જોઈએ આવું તો ન જ થવું જોઈએ એટલે બસ તમે વધારે કામ કરો અને કેવી રીતે જ્ઞાની પુરુષ મળ્યા પછી બધું એવું ના હોય બધા આપણે આખી પચાસ હજાર માણસ બધું ચડકી જ છે જાતિ મર્યાદા આખી હા બરાબર મળે જ નહીં મળે એટલે પછી વ્યવહારે ચડકી નો થાય તો જ્યાં ચડકીમાં દેખાય છે ચડીમાં ચડવા માટે ફરક કેવા છે બિલકુલ કરાશ માણસ આવા મરાશ માણસ ફરવા જવું પડે આ બધા એક જ કરી કરી દાદા એક વસ્તુ જોવામાં આવે છે બધામાં સરળતા બહુ થઈ ગઈ નહીં સરળતા નહીં બધો માલ જ નથી કરતો મને જે વિરોધ માલ છે ને બહુ છું બધો તૈયાર માલ બોલી ગયા ના શશિકાંતભાઈ પૂછે છે કે શ્રીનદજી એના દેહનું જલન કેમ કરી નાખેલું હતું બધું શ્રીનદજીએ કૃપાલદેવ પોતાના દેહનું એટલું બધું જલન કેમ કરી નાખ્યું એવું છે ને તમે માર્ગ એવો છે કે ત્યાગ કરતા કરતા જ ત્યાગ ના કરે તો ચડે નહીં પગથિયા જેટલા ત્યાગ કરે જેટલો પરિગ્રહ છોડે એટલો ઉપજ ચડે તો આ માર્ગ હતો જ નથી આવ્યો એટલે ત્યાં તો દેહની ગરજ થઈ જાય અને બહુ કડક હતા પોતાની યાદ લોકો બહુ કડક હતા તો લોકો અમને હોય જાય તો એ નાખે મથરા પહેરવા દે અને ભાવથી થાળી આવશે આ સવાલ આવે તો બીજાને આપી દે અને લોકોને કહે જો ભાવથી થાળી આવે બીજા પછી કોઈ આપી નથી તો હા ભાઈ એટલું લોકો <laughs> બધા આપણા જ ના થાય કાયમ ના તમે શું થયું છે ભય ચાર જીતો હોય ને ત્યારે કાલે આ તમે બધા પુસ્તક રાખી લાવજો પેલા શિષ્ય ના મળે થાય શિષ્યો ઉતરી ગયો હોય અને એના ખિલાફ થઈ જાય પણ એ બધું આવી રહ્યું ચાલવાનું છે ધીરે જાણ ખોડ ધન ખોડ ભાઈ વાલી કરા એ પહોંચી જશે શું કહ્યું અને અંદર આવવાનું છે અને બહાર ચિંતા થયું શું કરો હું કદાચ આ ત્યાગ નથી કરતા તો બહાર ચિંતા નથી શું કહ્યું આ આક્રમ વિજ્ઞાનની પ્રસાદી તો જોઈ જવું જાય કરેલું છે ને સજાત્મ સ્વરૂપી અને પેલા અંદર છેડછાડ જ નહીં કોઈ માને ને બધા મનમાં માને એટલું છેડછાડ માને નહીં. શું કહ્યું હે સજાત્મ સ્વરૂપી તમે અને કેવી કેવી રીતે ગુજારો છો આવી વિભ્રમ અને વિભૂત દશાશી હું શું કહું પોતાની જાતે વાતો કરે હા પોતાની જાતે જ કહી રહ્યા હું શું કહું તમે વાણી છેલ્લા પહેલા પહેલા વર્ષોની છે કે છેલ્લા સ્ટેજ ની વાણી છે હા શરૂઆત શરૂઆત ના સ્ટેજ ની હા કારણ કે શરૂઆતમાં ડાઉટ હોય પણ પછી પછી તો ડાઉટ નહીં હોય ને એમને એટલા બધા જે શંકા હતી જે ધરાવે છે એ તો બધું પછી ઓછું થઈ ગયું ઓછું થઈ ગયું પછી જ્ઞાન વધતું ગયું ને ત્યાં ત્યાગ કરવાનું એવું તે બધું ત્યાગનો સવાલ છે કારણ કે માર્ગ કદી માર્ગ નો શું છે ત્યાગ એ ખુલ્લા નો પણ ત્યાગ કરવો બરોબર મહાવીર નો ત્યાગ કરવો પડે શું કરું આપણું અક્રમ વિજ્ઞાન છે તમે સંભાવ્યું શું કે છો ત્યાગ થતો નથી માટે હે તું વિશ્વાસમાં તું ઝેર થી આવું આ જ્ઞાનીઓ દશા વિશે અમે શાસક જે બધા માણસ પાસે કરતા શું દેખાતા એમના કહેવા પ્રમાણે ચાલે દાડો વરે કે બીજું કોઈ શોધ ના એક જ્ઞાની પુરુષને શોધી પડતા શું દાદા આ જે વાક્ય સદગુણની દ્રષ્ટિએ સમજાય નહીં એમને સિત્તેર ટકાના જ્ઞાની હોય તેને પંચોતેર ટકાના જ્ઞાની હોય તો સમજાવે તો સદગુરુને શ્રેષ્ઠ શું જોઈએ બીજું લખ્યું છે તમારે સદગુરુ ના છે દાદા બોલાવે છે લીધું <laughs> શું સદગુરુ નો યોગ તો બાંધ્યો નથી હા એ બાંધતા નથી તમે અમને સદગુરુ તરીકે આવવાનું થાય છે કેમ કરવું હા પણ શું થાય એટલે ખૂબ <laughs> લોકો હતો એટલે એનું તો શરૂ થઈ ગયું. હવે ગજબના પુરુષ થઈ ગયા છે કે જેવો તો એમના શબ્દો બદલ કહીએ કે આ સરસ જ્ઞાની છે. એ પોતે પોતાની સાથે વાત કરે સાથે છે. વાત આખો પત્ર એનું સાચું જાણવાનું કામ ય શું છે આ દુનિયામાં હવે બધા જો સાચું જાણવા દાદાના કામ જ નહીં થયેલા દ્રષ્ટિના કામી પૈસાના કામી અંદર સાચું જાણવાના કામી થયેલા નથી. હવે હવે ગજબના પુરુષ ને પણ જો આ કમિક માલમાં કેટલો બતાવે કેટલો બધો બતાવો નહીં હું છે એનો શશિકાંત બતાવો થઈ જાય આ વિજ્ઞાન નો ધર્મ છે આ વિજ્ઞાન આ બીજો દાદા અમે જે વિષયમાં શંકા શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવો પોતે જ શંકામાં હોય ભાઈ તમારે ગમે તે પૂછવું કરે કોઈ વસ્તુ શંકાના ના હોય તમારી શંકા મારી દીકરી પણ તમારી શંકા નિશમ થઈ ગયા તમે નિશાન વિચાર નિશમ સિંહ ખુદ જાતના જ છે એવું અમે જરાય શંકા રહી દાદા આખી વિચાર શ્રેણી આખી વિચાર શ્રેણી એમની પોતાને માટે તો એમને પૂર્વભાવમાં જ્ઞાની મળેલા જ્ઞાની મળેલા એમને વખત જ્ઞાની મળેલા હતા સાથે જ્ઞાન છે હા આ બધું મળેલું છે હા અમને કોઈ પણ વાંસના પુસ્તક કરતા આમના પુસ્તક ખૂબ જ વાંચેલા ભણેલા બહુ ભણાવી બહુ હવે જો જાતે હોય તો હું ગુરુ કરતો પરંતુ જાતે ના હોય તો ગુરુ કરવું નહીં ગુરુ ના કહેવાય ગયા પછી એ શું કઈ કરવાનું શું ના કરી પછી આપણે જમીન પાછી જે હોય કલેક્ટર ત્યાં પહેલા ગૌરવ શું કરે હું તો આવી બધું કરી આગળ તમે આમના માં એક પત્ર માં છે ગયા ભોગમાં જે ઘણું કરાવી જ્ઞાની થઈ ગયા હોય તો માણી વાણી અવકાશમાં તો હોય છે એમ છે કે આગળ ઉપર જે જ્ઞાની થઈ ગયા આગળ ઉપર જે જ્ઞાની થઈ ગયા તેમની વાણી અવકાશમાં તો હોય છે અવકાશમાં તો હોય છે આપણે હોય નહીં જબરદસ્ત યોગીઓ તો ઉતારે એ તો ઉતારનારા પાસ નથી બહુ એ તો પોકર માણસ અને જ્ઞાનીઓને તો જે જ્ઞાની છે ને એ તો ચાર જોડે ત્રણ જોડે જોઈને અંદર ઉતારું એમાં તો સાધન થયું અહીંથી બે નીકળે તમારો તમારો હા આમાં એમને બહુ અકાળટ લાગે છે આ વિચાર કરતા બહુ અકાળેલા લાગે છે અને વખત નીચો જાય છે વખત નીચો જાય છે તો નહીં બહુ થાય કારણ અને ઉદયથી ત્યાગ પણ થતો નથી હા ઉદયથી ચાલે છે તો. એ તો બધું કંટાળો કેટલો બધા આવે બધા. કે બધી સ્થિતિ શંકારૂપ થઈ ગઈ હા સંસાર થઈ ગઈ બધી સ્થિતિ આ કરતા તમારે ઝેર પીને મરવું સારું આ કરતા તમારે ઝેર પીને મરવું સારું તે ઉત્તમ છે ને હવે નાની ભૂખમાં થાય અને એના ઘરો સુધી ઝેર પીવાની વાતો મગજમાં માની લીધી કે શું હોય સૌથી વધુ આટોજાન અટોજાન બંધ થાય છે બંધ થયેલા નથી તમારાથી છે દાદા પહેલી વાર તમને મળે ને પહેલી વાર ત્યાંથી મને બેસી પહેલી જ વાર તમારી પાસે એક પત્ર વંચાયો મગરાના જ બાકી હતા હા ગુરુ ભગવાન એક જ વાર મળે પહેલી વાર મેં એને આઈને કીધું બેસી એમ તો મળીએ પુષ્પા કે છે હું તો મળીએ નથી મને બેસી ગયું કે એમ ચોપડી દર્શન પરિસર એમ જ વેદાય દર્શન દર્શન પરિસર કરી છે એટલે એટલે શું શાસ્ત્ર છે હવે શું કે છે કે તમે સંકિત થાય દર્શન કરી છે સંકિત થાય એટલે દર્શન કરી છે એવું કહે છે જો આટલી બધી જાણ છું કે ખબર ના નથી આટલી બધી જાણ છું કે ખબર ના નથી હા હા હા શું કહ્યું? હા ખબર ને? આટલી બધી જાણ છું કે આ પૂછતી નથી પૂછતી નથી right. એ બધું કરી જાય મને બધું કરે છે જાણ છું આ તારે મેં પૂરા પૂરી કરવા જોયું શું છે ત્યાં ગંગા એ અંદર રહેવાય રખાય નહીં હા દર્શન કરી છે શું કહ્યું એ કે ઉભરો કેમ ના રહે હે એ ઉભરો કેમ ના રહે હા એ મનમાં થયું હું જાણું છું આ લોકો દયા તો બહી રહ્યા છે એમને પૂછ્યા નથી મને આ લોકો કે, ભાઈ અમારે નથી જાણવું બધું અને એ યાદ હું જાણું છું ને શું કહ્યું? એ લોકો ગાંઠો નહીં અમે પૂરું થાય નહીં એટલે અમે શાંત રહેવું ના રહી શકે શાંત રહી ના શકે એ જે ઉભરો થાય છે એ કરુણાથી થાય છે કે આમ કરુણ કરુણા કરુણા. કરુણાથી થાય બીજું તો છે એ ને સ્થિતિ એ અરે ગાળે શું કરે કરુણામાં હા ચાવો સાંભળો કરુણા કોને કહેવાય કે લેવા દેવા એટલે તો રૂપિયા ચાલો ગાળો દેતા આપણે ગાળ નહીં કરે બધું ઊંધું લેવા દેવા જ્ઞાન જેવું કરવું છે જયારે કરવું કરતા મગજ ખરાબ કરે સુધી ગયા કોઈ દાડો ઉગ્ર ના થાય આ કરુણા વાળા ઉગ્ર થાય આ બહુ ઉગ્ર થતા બહુ ખા લાલ હોય બહુ કરુણા વાળા નિરંતર કરુણા કેમ કરીને લોકો મૂળ માર્ગ પામે આમે હજી લોકો કહ્યું કે કરુણા મૂર્તિ છે પછી તે યોગ્ય છે પણ અમને લોકોને પરિચય જ્ઞાની છે તેની તેમની માન્યતા સાથે ન કરવો હોય તો ખોટું શું હતું અને નાની છે નાની ના અમને બધા મુજામણ થઈ ગયા છે પણ એ લોકો પૂછપૂછ કરે પોતાનું શંકા અરે હે દુષ્ટાત્મા પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું તેના ફળ ભોગવે છે તું કાં તો ઝેર અને કાં તો તેનો ઉપાય તાત્કાળ કર ઉપાય કરવાનો ઉપાય કરે એટલે માર્ગ ઉપાય ન થાય એ માર્ગ ઉપાય નો અને આપણો માર્ગ ઉપાય નો ઉપાય નો એટલે પછી કશું કરવા ના થઈ ગયું થઈ ગયું ઉતાર પૂરા થયા એમના મૂકે ઉતાર પૂરા થયા પછી આજ્ઞા મળે ઊંચાઈ દેખાય કશું કરવાનું તેમ બહુ અંતરાય જોવામાં આવે છે તેમ કરવું તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે વર્તમાનમાં પરિશ્રમ કરતા પણ ઉદયમાં ના થયું બીજા લોકો ડિસ્ચાર્જ ના કહે એવું ભૂલ છે આ જઈને શું કે મારા હાથમાં કાપી છે એ જઈને ભૂલ છે પણ આ ડિસ્ચાર્જ ભૂલ નથી એવી એ બહુ હાથમાં દુષ્ટાત્મા છે એ મૂળ આત્મા નથી કહેતા પ્રતિષ્ઠિત આત્માને દુષ્ટાત્મા પ્રતિષ્ઠિત આત્મા. શું કહ્યું? એટલે લોકો હવે આરોપ કરે છે ત્યારે અમે સભ્યતા આરોપ ના કરી કે આ જ્ઞાની પુરુષ છે આ. શું કહ્યું? એ નથી પણ તો પાપો બંધુ છે અજ્ઞાન. અનાવરણ મુદ્દા છે શું કહ્યું? જ્ઞાનાવરણ હા. માટે નામ ના દે હું નામ ના દે બીજા બધા નામ દે શિવકુમારસિંહ કહેતા હતા કે હું તો મને બધું કહી દેવાનું છું કે આટલા અમે ત્યાં આવ્યા હતા મને કશું એવું નહીં આગળ ના કોઈ ના સારા મળે